અવગત્ય આત્મા પ્રેત પ્રવેશી અને એને ખોરાકની ઈચ્છા થાય ત્યારે કોઈ પણ મનુષ્યના દેહમાં પ્રવેશી એની ઈચ્છા પૂર્ણ કરે છે કોઈક વાર એવું પણ બને છે કે જે તે દેહમાં પ્રવેશી એના આત્માને પણ હરી લે છે તે દેહમાં પ્રત્યેલ હોય તે દેહનો આત્મા તેમજ મન બુદ્ધિ હરી ના લે અમલ નહીં ફક્ત અમલ જેમ દારૂ પીએ છે ને મન બુદ્ધિ ચિત્ત અહંકાર હોય છે તે અમલ નહીં દારૂ નથી અમલ આપી ગયેલા પ્રેતાત્મા કેમ નગામાં ગયો જે વાંચવાનું કર્યું તે વાંચ્યું ત્યાં મેં લખ્યું છે અમદ થાય છે એક વાક્ય અવશ્ય સમજે કે રોકે જીવ સચન તો પામે અવશ્ય રોકે જીવ સચન પણ દાદા એ પસંદ રોકાય કેવી રીતે એ સ્વચ્છંદ રોકાય કેવી રીતે પસંદ આ મેં કર્યો તો એને રોકે ને સ્વચ્છંદ રોકાય કેવી રીતે ના એટલે એટલે પાસે બીજું વાક્ય કરું બંધન છે અમારો એટલે સજીવન મૂર્તિ ફરી કરી તો બે એટલે સવારમાં તો બાજુ મૂકી દે કોઈ મુક્ત પુરુષની પાસે જા હિન્દુસ્તાન કોલ પર કરે કોઈ બે જરી આવે કદી ના જરી આવે તો પાંચ અવતાર દસ અવતાર પણ એની એની બાધા થાય જતો બુદ્ધિ છે બુદ્ધિ જતો નિવેડો દાદા જ્ઞાની ને ઓળખાણ જ્ઞાની પુરુષ હોય પણ એની ઓળખાણ પડતી નથી તે પેલા જે ધન દોષ કૃપાળદેવ જે કીધા છે માન રાગ અને અરે ના આપણે ઓળખાણ લોકોને પૂછીએ ક્યાં લાગા તમે હાર લાગે છે તમે હદે છે લાગા અમને હાર કરી હારું આપણે ખા મારું બીજી કઈ વાંધો ટચ હા લોકો દર પૂછીએ પછી વચન થાય એ આપણું થશે પણ પોતાને એકતાથી ના આવજો પોતાને પોતાને હોય નહીં અને નાનો છોકરો પ્રિન્સિપલ ની પરીક્ષા કરે શું કરે પ્રિન્સિપલ કે આ પ્રિન્સિપલ સર મારે લાયક છે એવું પ્રિન્સિપલ ની પરીક્ષા કરે નોનું છોકરું મેટ્રિક થયેલો માં આવે પ્રિન્સિપલ ની પરીક્ષા કરે કે આવું લાવો એને હવે એ પોતાની માંગણી પ્રમાણે કે પોતાના પોતાના વિચારો પ્રમાણે કે એ પ્રમાણે માગે કેવી રીતે મળવાનું એ નાનું છોકરો પોતાની માગણી પ્રમાણે કે પોતાના વિચારો પ્રમાણે માગે તો એ કેવી રીતે મળવાનું નાનો છોકરો પ્રિન્સિપલ ને પરીક્ષા કરવા જાય તો આ લોકો શું કે પ્રિન્સિપાલ ની પરીક્ષા છોકરો કેવી રીતે લઈ શકવાનો પ્રિન્સિપાલ ની પરીક્ષા છોકરો કેવી રીતે લઈ શકવાનો એવી રીતે જ્ઞાની ની પરીક્ષા કેવી દેવાના તું તરબૂત જેવો જ્ઞાન નથી પરીક્ષા તું તરબૂત જ્યાં સુધી બુદ્ધિ જણાવે ત્યાં સુધી જ્ઞાન મારે બધા પૂછના ક્રિયા કોઈ જગ્યાએ છે સ્વાસ્થ્યનું સરળ મુશ્કેલ કરીએ શું પણ તમે પાછો કે જ્ઞાની વર્તા જ નથી પછી ફરવા ના ખરાબ રહ્યો પાછો કે જ્ઞાની વર્તા જ નથી તો ફરવા કઈ ખરાબ રહ્યો વર્તા નથી પણ એનું નિયમ કર્યું બે હજાર મોકલી દેવું નથી આજે આપણે પરીક્ષા કરીએ માણસ પરીક્ષા કરે કરતા આવતો અમારી પરીક્ષા કરવાની <laughs> બધા લોકો આજુબાજુ પૂછ્યું અને આપણે જોઈએ કે લોકો જરા હોશિયાર છે બધા છે બધા કેમનું તમારે છે બહુ સારું છે આપણે એ કરવાનું જે થાય છે એ કરીશ પણ નાની નાની સ્કૂલમાં બીજી સ્કૂલમાં લાગતું ના હોવાથી કેવા ના હોવાથી સતત એને ખબર જ નથી પડતી હું સ્વચ્છંદ કરી રહ્યો એને ખબર જ નથી પડતી કે હું સ્વચ્છંદ કરી એ જો ખબર પડશે તો દુનિયા મોટું આશ્ચર્ય ગણાય પોતે પોતાના જ ખબર પડે મોટું આશ્ચર્ય માની ગયા આને સ્વચ્છંદ કહેવાય બધા આ વાક્ય બધા બધા વાંચે પોતે તરતો આપણા સાધુ અત્યારે મારા વાંચે છે મારી ના શિષ્યો ભંગ જરાય પછીમાં એવું આપણે અત્યારમાં જ કે કોઈ બાજુ કોઈ નહીં કોઈ વાત વાત شعور بعد شعور شاعر بندن شعور بعد بندن شعور شعور بعد અને પ્રશ્ન એના સાધન બંધનમાં જ પડ્યો એ સાધનમાં પૂછે છે ને કે પેલા તમે અંદર આવવો તો પેલા વરને બતાવો પછી બધા અંદર આવો આપણા વ્યવહારની અંદર વરને પેલા બોલાવે એનો નાક ખેંચે ખાતી કરી લે ત્યાર પછી જ્યાં નહીં અંદર ફેરફાર સાસુ નાક ખેંચે ને પેલા પછી ફેરફાર બધાનામાં દાદાને ન મળ્યા હોય તોય પણ એવું લાગે છે કે આ સાચી આવું થયું હશે એમનામાં એમના બધા સંબંધીઓની અંદર આ બધું થયું કે આ હા હમણાં ફેરફાર સાચી થયો નહીં તો પેલા એક ક્રિયાવાદી હતા દેરાસર જવું પ્રતિક્રમણ કરવું આ કરવું તે કરવું બધું કરે બરોબર છોડ્યા વગર છૂટી ગયું છે અને ભાવ એના કરતા વધારે છે એ પેલા કે છે કે હું પેલા તમારો બધા ત્યાં દેરાસર માં જાતો તો ત્યારે ભાવ થતો હતો હવે ઘેર હું ડાઇનિંગ ટેબલ ઉપર ચા પીતી વખતે જાઉં છું તારે એના કરતા વધારે ભાવ રહે છે કારણ કે દાદા છે પાસે સંયમ હોય તો ના હોય સ્વતંત્ર હોય તો સંયમ ના હોય જ્યાં સ્વતંત્ર હોય ત્યાં સંયમ હોય નહીં અને સંયમ હોય તો થતી બચત સર્વસ્વ રોગ થી બચત સર્વસ્વ ભગવાન આટલું આટલું આવ્યા પેલો ગુંચવાડો વાળો વધારે ગુંચવાડો વધારે જરા છે દાદામાં એવું થાય ને કે સ્પષ્ટ આ ના પછી આવે ને એ બધા એ સમજાવવાના સમજાવે કે તમે એમનાથી નિયમ ને નિયમ વાપરી શકાય બે શકાય નિયમ નિયમ નિયમ ને નિયમ જો લોકોને ઓર્નામેન્ટલ છે એટલે ફાવતું મોટી સંયમ કરો આમ કરો કઈક કરીએ છીએ એવો એક જાતનો એક ખોટો એક આત્મસંતોષ રહે છે ઓર્નામેન્ટલ માર્ગ ની અંદર કઈક કરીએ છીએ એવો એક ખોટો મિથ્યા સંતોષ રહે છે મિથ્યા સંતોષ છે હા एक शांति एक तरह से जब कोई गए कोई ડુંગર આપ દેખાવો કરતા હોય તો કુદરતી વાતાવરણ હોય તો ત્યાં આગળ કેવું દેખાય છે આ વાતાવરણ કેટલું સુંદર લાગે તેવું વાતાવરણ મિત્રો વાતાવરણ લાગે તો મારના દેહ લાગે એવું બનો તો એક ભૌગોલિક મતથી ભૌગોલિક સુંદરની મતથી બધા વાતાવરણ લગતા હતા લોકોને ગમે અને આપણે સૌથી ઉત્તર બતાવતો આ દક્ષિણ ક્યાં ચાલવાનું તો રસ્તો જે બંધ જતો એના શું છે ઉત્તર બતાવે દક્ષિણ એવો રસ્તો મળે દેખાયો જરા રસ્તો બદલાય તો ઉત્તરથી પૂર્વ વળી બદલાય અને નોર્થ ઇસ્ટમાં બદલાય પાછું એટલે ઇસ્ટમાં નહીં નોર્થ ઇસ્ટમાં થતો હોય પણ સાઉથ ઇસ્ટમાં બદલાવ થતો હોય બધી જાગૃત જોઈએ ના એક વાક્ય બહુ વખત વારંવાર કહેતો હતા ચંદ્રકાંતભાઈ સાથે મળવાનું થાય ત્યારે સત્સંગમાં એ વારે વારે આ એક વાક્ય વધારે કહેતા હતા કે જે આપણા મહાત્માઓ હવે ખોટ તો ખાતા જ નથી હવે નફો કેટલો કરે છે કે નહીં એની જાગૃતિ પણ આધાર છે પણ ખોટ બિલકુલ ખાતા નથી ખોટ ના ખોટ ના અને પાછળ કોઈ વળનાર નહીં કોઈ વળનાર કોઈ ના મળે માથે જ્ઞાની પુરુષ ને રાખ્યા ત્યારે એ તો વળે જ નહીં માથે જ્ઞાની પુરુષ ને રાખ્યા તો એ તો વળતા જ નથી એટલે વળનાર કોઈ નહીં વળતા નહીં એટલે થઈ ગયો એનું ગમે વળનાર પાછા આપણી વગેરે આ રીતે છે આવો જમતો નથી આમ કયા કાળના જીવન ગમતા હતા કારણ કે ખબર હતી ક્યાં વરનાર છે એ જ મારો હિતચિત છે અને આજના જીવને શું સાચું પછી ઘરે જ કરો લઈને આજના જીવનમાં જાગૃતિ બહુ મન કર્યું જાગૃતિ મંગળ વિચક્ષણતા પણ દાદા એમાં કે અંદરથી અવાજ તો આવે છે કે આખું ખોટું કરે છે ભલે એ વડે નહીં પણ અયોગ્ય છે એક અયોગ્ય એક ક્ષણ પૂરતું તો આવી થઈ જાય તમારા અંદરથી ના સંયમ એ લોકો યમ નિયોગી બહાર નહીં જતા યમ ને નિયમ તો યમ અને નિયમ શું સમજાવો યમ એટલે શું એમ એટલે કે તમે કોને યમ કહો છો તમે યમ કયા અર્થો વાપરો છો ના હોય મારા આમ નિયમ નિયમમાં જાય નિયમ કહેવાય નિયમ કહેવાય આપણી ભાવના હોય મારા આમ કરવું છે તેમ કરવું છે નિયમ રાખવો છે એ નહીં બધી એમ મળે નિયમ મળે અને નિયમ મારી એક ધારામાં નાની રીતે કહ્યું એક ધારા એક બધું આપવું એટલે નિયમ મારી ગયું શું કહ્યું જેટલી દર થાય નહીં નિયમ મારી અને સંયમ તો એક ઓપિનિયન કેટલા બધા ઘાટ થાય કેટલા થઈ આમ મને કઈ આવે વ્યવસ્થા કરતા રહો મોદીજી ગમન નહીં એવું ગુસ્સો થાય ગમતું નથી તો તારું ગુસ્સો કરું છું કે ગમતું નથી સજા કરું એ કે રાત સીધા ગોસ્તે કરે છે ગુસ્સો ના કરતા જ નહીં મારું બધું <laughs> મન का पूछे આંખો કામ ના આપે કાન કામ ના આપે કાન કામ ના આપે આંખો કામ ના આપે બ્લડ પ્રેશર વધી જાય બ્લડ પ્રેશર વધે શકે ઘટે પણ કોમ્પ્રેસર બ્લડ પ્રેશર વધી જાય બીજા લાવવું પડે لا ذكرت الجميع نسيت તમારું બધામાં ક્યાં ના ના આમાનું તો કઈ હતું નહીં આમાનું કઈ હતું નહીં પહેલેથી મારે બધા જુદા પણ આ વાચારો કરતો જતો રહ્યો ઉભો રહી ઉભો હાથ ભાઈ નહીં આપતો એ દાદા એટલે પછી એને બીજો આધાર હતો ને એટલે ગબડી પડ્યો ઈચ્છા હું બોલવાનું બોલવાનું તો બધું એક એક જ છે ને માં કેટલું અમલ માં કેટલું એ પ્રશ્ન ઉભો થયો એ ગમન તો બહુ કર્યો કે આ બધું જાણીએ છીએ આમ હોવું જોઈએ આમ ન હોવું જોઈએ આ બરોબર છે આ નથી પણ અમલ માં શું એ દ્રષ્ટિ અમને આપો કે અમને પણ એમ દેખાય કે હા ખુદ આવીને સાંભળે એ છે એ જે આપણો ખ્યાલ આવવો તમે તે છે બોલે ત્યારે મને એટલા કરે કે એને દેખાય તો મને કેમ ન દેખાય હેતુ એ છે કે બોલતું હશે ફળ બનશે આપણે બીજા ફરજ થયા બીજી ફરજ ના કરીએ એના જે ફરજ જોતું હતું અને આ ફરજ તમામ શાસ્ત્રો માટે એક કલાક અને એક કલાક આ કરે તો આ વધી જાય આખો દરરોજ કરે અને એક કલાક આ કરે વધી જાય આનો ફરજ આનો અમારે નહીં ફરજ કહેવાય શું અંદર ફેરવાતી છે અંદર ફેરફાર થોડો થોડો મારે ભર્યો બોલતી વખતે ખૂબ માલુમ પડે ખૂબ મારું પડે ખૂબ ખૂબ માલુમ પડે છે હા ખૂબ માલુમ પડે ભૂખ મટી ગયેલી તેને જલેબી જમાડો તેને તમે નહીં એટલે જલેબી આપણો બાકી દે આપણે ધરાજન કે પરશુરામ બધા મોટી હજાર ઈચ્છા હતા પ્રાચીન જય જયકાર હો એ મોટેથી બોલાવી છે ત્યારે આવી અનુભૂતિ તો થાય છે પણ કેટલાક સંજોગો એવા હોય કોઈ ઠેકાણે ગયા હોય કોઈ એવા વ્યવહારના પ્રસંગ હોય તો એ એ આખા સમુદાયની અંદર બેસીને પોતે પોતાના મનથી આ પ્રમાણે બોલ્યા કરે તો એવું એવું ફળ મળ્યા કરે જે મોટેથી બોલે છે તેવું મળ્યા કરે મોટેથી બોલે ને જી વાત જ નથી પણ બહુ મોટે જ નહીં એ રીતે જોતા ગંગો નહીં પછી જયારે મોટા મોટા બૂમ બરાડા એટલે મોટો નાશ ઉભો થાય શાંતિથી જેટલું થાય અને મેં તમારે એટલે પૂછ્યો કે તમે જે દ્રષ્ટિ એકલા દાદા નથી શિક્ષક ગૌરવ બે ગયા શિક્ષક ગૌરવ બેઠા હોય આપણે બોલ્યા કરીએ જાય એમના નામથી બોલ્યા કરીએ જે પગ એ આપણો ગુણ એ મોટી છે છતાં આપણા લોકોને ન ભાવે તે કારણ કે હોય શિક્ષણ ખાવાનું હોય તો એક આશીર્વાદ શું કહું મેં છે એટલે જે જે વાઇબ્રેશન ઉભા થાય હજારો વર્ષ પહેલા પણ કોઈ ઋષિ મુનિ અમુક પ્રકારે બોલી ગયો છે એના જે પ્રત્યાઘાતો આંદોલન અને કંપન જે ચાલુ રહે એ ક્યાંય પકડે ખરા છે એમ આ જે આખો ઉભો થાય નાદ આ નાદ નથી રોવે ના રહેતો નાગમાં જે છેલ્લી કક્ષાના મનુષ્યો એમને એક માર્ગ ના થઈએ એના કરતા બધા જેટલા છે બધા સમાવેશ કરીએ તો સમાવેશ થાય ફર્સ્ટ ગ્રેજ્યુએશન કેવા ફર્સ્ટ છે પહેલામાં છે ને દાદા એક આભા ઉભી થાય માનસિક ઓમ કરીને જે લઈએ છ ચક્રો નું અંદર થઈ અને બ્રહ્મરામ સુધરીમાં જતા એ માનસિક ભૂમિકામાં મસ્તી હોય જ્યાં માનસિક ભૂમિકા સંતોષ પામી મસ્તી આવે પણ મસ્તી એ ધ્યેય નહોતું મસ્તી એ ધ્યેય નહોતું ધ્યેય નહોતું એ ધ્યેય નતું લોકોને મસ્તી એ ધ્યેય છે આત્મદર્શન હા એ ધ્યેય તે માટે કોઈ ભાવિક ને અમુક પુસ્તક કોઈ પણ પુસ્તક સભાને વહેંચવું હોય તો વહેંચી શકે તેમ બહુ ઘટે કાયદો આવવો જોઈએ એટલે પ્રકાશ એટલે સર્વ સ્વાધીન આ વાક્ય ના હોવું ઘટે હવે આ પ્રકાશ ને સર્વ સ્વાધીન ના રહે તો લોકો દુરુપયોગ કરે શું કહ્યું ના કરે લખે એટલે એને માગણી ને પરમિશન વગર રિપ્રોડ્યુસ કરવી એ ડેન્જરસ વેપારીઓને વેપારીઓ જોતી રહે જવાબદારી જે નવું બાળક છે પણ એક અક્ષર પણ કોઈ આપવા દેવાય નહીં ને અધિકાર જ ના હોય અત્યારે લાયકાત વાળો હોય તો પરવાનગી આપે પણ તે એને એકલા ને અપવાદ તરીકે લગી ના આપે લોકો દુરુપયોગ કરે એટલે માનવ સ્વભાવ જ એવો છે દાદા કે પોતાને અનુકૂળ હોય એ બીજા વિચારો આ વખતે આવી જ ન શકે વિચાર વિચાર એવું છે ને કે કોઈ પણ નામ લો અને જયારે દોસ્તી બોલો તો વિચાર અવકાશ નહીં પણ એકાગ્રતા થાય સમજો ને અને આ એકાગ્રતા તો ઠીક છે પણ આ સવાર એનો કીર્તન ભક્તિ નો એકદમ ફળ મળે છે શું કીર્તન ભક્તિ નું શું ફળ મળે શું ફળ મળે શું જાણવા ઉડે છે પ્રાપ્ત કર્યા અંદર જે આવરણ ના જાળો મારી તોડી અંદર અને એક માણસ હાથ જતો હતા કુલના એ બધા પાંચ બધા ભેગા લઈ જતો હતો લઈ જતો જતો હતો બધા દાદા માણસ જે ખબર હતો હવા પ્રાપ્ત ફેરફાર કરી દઈએ આવું અગવડ કામ થાય ગમે તે પણ અજાણ મળે પણ જતે કરે કેટલી જગ્યાએ અજાણે અજાણ લોકો બહુ માણસ બોલે લોકો દેખાય છે આમ બોલજો પછી ભગત ભેગો થયો ના થયો સત્સંગ પર આપનાર ગેસ આપણે તો ઘરે ઘરે બધું ખાતા કરીએ ને એટલે પાછું લડા તરીકે છે બને ના બને બને શું બને જોઈ ગઈએ है तरह तरह के बड़ो पाते मारता ही देख रहा कंदन तो ये देख સંયમ ચૂકે વૈભવ ચૂક કહેવાય નહીં ચિંતા ઉપાધિ કે વાતચીત કરવી છે કે આવો આવો આવો ને આત્મજ્ઞાન અને ભેદ વિજ્ઞાન દેહ ને આત્મા બેનો ભેદ પાડી આપે એવું વિજ્ઞાન કે ભાગ દે અને આ ભાગ આત્મા એવું ભેદ વિજ્ઞાન જે કાર્ય આપે તે બે જુદું અનુભવ કરવામાં જેમાં કાંકરા અને આ ગૌ ગૌ કાંકરા બે જુદા પાડો કરે ને એ દેહ ને આત્મા બે જુદા પાડવાના દેહ કયો ભાગ અને આત્મા કયો ભાગ એ જાણનાર જોઈએ ધ્યાન કરવાની જરૂર છે આત્મધ્યાન માટે સમય કાઢીને એના માટે ધ્યાન કરવાની જરૂર ખરી આત્મધ્યાન કરવા સમય કાઢીને બેસવાની ધ્યાન તો ધ્યેય નક્કી કર્યા પછી ધ્યાન ધ્યાન નો કરનાર કોણ અને ધ્યેય શું છે હવે ભેગા થાય એટલે ભેગા થાય એટલે ધ્યાન ઉત્પન્ન આપણે ધ્યેય આત્મદર્શન લેવું ને ધ્યેય આત્મદર્શન ધ્યેય આત્મદર્શન લેવું આત્મા પ્રાપ્તિ કરવાનો ધ્યેય આત્મ સમાધિ કરવાનો આત્મ જ્ઞાન પ્રાપ્ત કરવાનો ધ્યેય એ ધ્યેય અને પોતે ધ્યાતા બે નક્કી થાય એટલે ધ્યાન ઉત્પન્ન થાય હવે આત્માનો ધ્યેય નક્કી કરવા માટે આત્માનું જ્ઞાન જાણવું છે કે આત્મા શું છે આત્માનું જ્ઞાન જાણે છે ધ્યેય તરીકે મટાય છે મુંબઈ જવું છે ધ્યેય કરો પણ મુંબઈ જાણવું જોઈએ આજુબાજુનું જગ્યાએ એ જોવું જોઈએ બધું જાણવું પડે તો આ મુંબઈ જવાય શું કહ્યું આ વ્યવહારમાં એવું આત્મા શું છે બધું જાણવું પડે જાણી જાય તો ધ્યાન ની જરૂર ક્યાં જાણી જાય પછી કદી જ્ઞાન ની જરૂર ન ધ્યાન ધ્યાન કોઈ આત્મા નું કાર્ય જોયેલું આત્મા નું ચેતન નું કાર્ય જોયેલું આત્માને આત્માનો સ્વરૂપ આનંદ જેથી અલગ ઇન્દ્રિયથી અતિત તે સ્વરૂપ આનંદ એટલું સાધારણ છે અનુભવમાં આવે શું કે છે આત્માનો આનંદ એવો કઈક સાધારણ અનુભવમાં આવે આત્મા કશું કરે છે આમાં દેહમાં રહીને એવું તમને શું લાગે શાસ્ત્રો વાંચે છે શાસ્ત્રો વાંચે છે અભય છે શાસ્ત્રો શાસ્ત્રો નો કયા લખ્યા પ્રમાણે આધાર પાડે છે એ પ્રમાણે શાસ્ત્રો વાંચે સાંભળે એ પ્રમાણે શક્તિ પ્રમાણે અમલમાં મૂકે શાસ્ત્રો વાંચે સાંભળે પછી એ પ્રમાણે શક્તિ પ્રમાણે એને અમલમાં મૂકે ત્યારે ત્યારે આપણા લોકો સાત વાગ્યા છે ને એવું આત્મામાં આવું કોઈ ગુણ નથી તેથી આત્માનો ભેદ રહેતો નથી આત્માનો ભેદ ભોગ કરો ભોગ એકાદ કોઈ કોઈ જ્ઞાની પુરુષ મુક્ત પુરુષ તો ભેદ થાય કે આત્માનો ભેદ કોઈને જાણે નહીં હવે આત્માનો દેહ ને આત્મા જુદા પાડવાના તે પેલા પાણી એમની રીતે જુદો આત્મા જુદા પાડવાના મુક્ત પુરુષ થાય તે જુદા થયેલા હોય પણ દાદા એવું થાય કે આત્મા એક મોટો શબ્દ જ રહી જાય આત્મા આત્મા આત્મા એમ શબ્દ રહે છે એનો કઈ કશો પરિચય નથી મળતો લખ્યું ને ચાર વેદે ચાર વેદ ભણી રહે એટલે વેદ બોલે આત્મા આત્મા વેદમાં હોય નહીં આત્મા પુસ્તકમાં હોય નહીં જે ચાર વેદના ઉપરી છે ત્યાં જાય ના ભાવુભાઈ એમ કહીએ કલ્પિત આત્માની વાત થાય પણ એ કલ્પના એ આવવી જોઈએ ને પ્રતિષ્ઠિત કહીએ છીએ આપણે મૂળ આત્માને નથી પ્રતિષ્ઠિત કહેતા આ બધું ક્રિયા કરે છે પ્રતિષ્ઠિત આત્મા કરે મૂળ આત્મા જાણે તો છુટકારો એટલે શું કરે દાદા એમાં પ્રતિતિ નહીં આવતી એમાં પ્રતિતિ નહીં બેઠી પ્રતિતિ બેહે નહીં અને શંકા જાય આત્મા આવો છે તેવો છે શંકા જાય નહીં કોઈને કહીએ નહીં હિન્દુસ્તાનમાં એક માસ એવો નથી જેને આત્મા આવો છે તેવો છે એવી શંકા કરી ભાઈ એની વસ્તુ નથી આ તો બહુ બરો નાની જાણવાનો ઉપાય મૂળ આત્માને જાણવાનો મૂળ આત્માને જાણવાનો કોઈ ઉપાય મૂળ મૂળ આત્માને જાણવાનો કોઈ ઉપાય એક નાની પુરુષ ને કહેવાનું કે આપને સાહેબ મારું કઈ મારે કઈ આ આત્મા બે જુદા પાડી આવું વેપારી કારણ ડોક્ટર પાસે જઈએ ત્યારે ડોક્ટરને કહે સાહેબ અહીં આ દરદ થયું છે તો ત્યાં ભાગ વધ્યો છે એ ગંદી કાપી દો તો બધું કરી નાખે એ જુદું કરી આપે એ જુદા જ્ઞાની કરી બધું જુદું કરી આપવા બે જુદા કરી આપે પછી એકાકાર ના થાય એકાકાર પછી થાય નહીં અને ત્રણ સુધી જુદા પડે છે જ્ઞાની પુરુષ ના સિવાય જુદા પડે નહીં કારણ કે જુદા પડે જ્ઞાન એટલું પ્રાપ્ત નથી કરતું જ્ઞાનાકૃતિ પાપો વસ્તુભૂત કરવા પડે અને ભગવાન ની કૃપા ઉતારે કામ થતું હોય આપણે લોકો બોલે એવું બોલીએ છીએ ને એવું બોલે કામ થઈ જાય જેવું બોલીએ જેવું પેલો બોલવા મળ્યો કઈ બોલે નહીં તો તો દાદા પછી આપ જે જ્ઞાન જ્ઞાનના વખતે જે બોલો છો આપ જે જ્ઞાન ના શબ્દો બોલો છો એ કોઈ ટેપ રેકોર્ડિંગ કરી એ બોલ્યા કરે હા તે કશું થાય એટલે એનું કશું ભરાય નહીં લોકો જોખમ પણ ઉઠાય